વડોદરા બહુ જૂનું છે ના હું પૂછું છું પણ મને શબ્દો જે અનુભવ ગયો ને વાત સમજી ગયો આ ધાન પછી ભૂલ થાય નથી એમાં ભૂલ તો સો ટકા ખાતું સો ટકા એમ હા હોત ગણવા શું કરી રાખે છે કે આખું ગુજરાત દ્રવ્ય પલટવા માટે દ્રવ્ય પલટવા માટે આ માટે પલટી કરવા માટે આ વાંચો થી દેખાય છે કોને સંભળાય છે નાખે પાંચ છે અનુભવમાં શું બધું દ્રવ્ય કહેવાય છે એને પણ ફેરવા માંગે છે તો આમ કરો જેમ કરો તો આપણું સાયન્સ શું કે છે એ મેળવે પૂરો નથી બાજુએ એને અમે લેવા દેવા નથી કૃપા આમ થઈ જાય ઘણા લોકો નથી કહેતા કે ભાઈ જગતને જગત જગત તો જેમ જેમ ફરવાનું નથી સાહેબ આમ ફર ગયા આગળ છે શું કે છે અમને ગયા તો ફરી ગયું એવું આપણું સાયન્સ છે શું કે છે કશું મહેનત જગત નહીં પછી પુસ્તક નહીં વાંચે નહીં પુસ્તક નહીં વાત કરી પુસ્તકમાં છે જ નહીં પુસ્તકમાં જે છે તે વિકલ્પોને વધારનારું છે શું છે અને થવું છે કે વિકલ્પ અને વિકલ્પ પણ વધારે એવું બધું મારું છે પુસ્તક પુસ્તક તો શાસ્ત્રકારે ચોખ્ખું લખ્યું જોઈએ કે આ શાસ્ત્ર જો સમજવા હોય તો જ્ઞાની પુરુષની દ્રષ્ટિએ સમજજો નહીં તો આ તો પ્રગટ અગ્નિ છે શું કે છે એ ત્રણથી વખત પકડાય નહીં કે શું કે છે હવે આ લોકો અત્યારે સાધુ હશે એ બધા લઈ બેઠા સમજાશે અને મિક્સર બનાવવાનું હશે તો પેલા મિક્સર શીખ્યો ડાક્ટર અને આ જાતે મિક્સર બનાવી પી પછી ચોપડવાની પી ગયા મરી ગયા અને આ તો સાયન્સ જ લીધી આખી મહેનત જ લીધી આખી આખી મહેનત જ લીધી આનું નામ અસ્ત્ર મહેનત બે પછી કરવાનું આપણે આ તો ડિપ્રેશન નહીં આવે એવું ખાતરી થઈ ગઈ તારી પૂરી ખાતરી પૂરી ખાતરી તેને જે શિક્ષણનો માલ છે ને એ ખોરી કરે કોઈ માણસ બધા તો રહ્યા બધા પછી છે એક બીજા સાથે ફરવા નીકળ્યા હતા છોકરા સહેલા થયા ને એક મ્યુનિસિપલ મ્યુનિસિપાલિટીના કાઉન્સિલર છે મુસલમાન તેને ચાર નક્કી કરાવેલા એટલું મુજાવર મુજાવર તે અને બીજું બધા કામ કાઉન્સિલર એટલે માણસ તો બહુ વિચારતી બહુ જોવા જેવું બેઠા આમ બેઠો મારી ત્યારે પોતે કહ્યું કે છે આ નીચે સીડીઓ છે તમને કઈ રીતે જશે તમે અહીંની પેલી બાજુ જશે કારણ કે દાદાની પાસે સીડીઓ સીડીઓ કેમ કરી પછી આને દસ મિનિટ પછી શું બોલે કે હું અહીંયા બેઠો છું કે આટલે બધે ફર્યો પણ આવી શાંતિ મને દસ મિનિટ માટે ક્યાંય થઈ નથી તેનું કારણ શું છે એ મને કારણ કહો મને બીજું કોઈ કારણ નથી નજીક જેવું કેટલું શું હોય શાંતિ પછી અલ્લાહ મારી પાસે અલ્લાહ મારી નજીક બેઠેલા છે તું મારી નજીક બેઠેલી છે બિલકુલ નજીકમાં આવ્યો ને કે હા બીજી બીજી એમ બધા કહેશે કે અહીં કરો ને ભાઈઓ ભાઈઓ બધા દર્શન કરવા પછી બોલાય હા કે તું આવી થોડું નહીં થતા દસ જ મિનિટમાં મને શાંતિ કોઈ જગ્યાએ જોઈ નથી કોઈ જગ્યાએ શાંતિ જ જોઈ નથી તો એટલે આ તો સેલ્સ ડિપાર્ટમેન્ટ છે આપણા આપણા જેટાવાળા ખરા જીવો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 એવું છે આ તો આપણે ભેજો એટલે પછી આ ચાર્જ પરિણામ છે ચાર્જ પરિણામ છે આવે હવે નવે સતી ખાધી છે આપણે શું કહેવા જશે પેલો નવે સતી ફેંકાયા કરશે પેલા અને પેલો હમા કરવા જાય છે એ બધું હમા કરવા એટલે બધું નવે સતી ફેંકાવું શું થયું એને ઘટ ઘટમાં આવેલું નહીં આવ્યું વધે ઉઠતું ઘટમાં પરિણામ ઓછા થતા જાય છે વધે છે આપણે ઓછા આપણે ઓછા થાય ઓછા થતા જાય પછી વધતું નથી ફાયદો વધતી જાય છે એ ઘટતી જાય છે વધતા જ જાય છે આ તો પ્રત્યેક ટાઈમ ધીરે કે ગેસ બેન રોકડી નામે ઉદાહરણ અરે રસોઈ ઉતારા હાથ રૂપિયા કર્યા મારે પૈસા નથી લેવા કર્યા પણ હવે મારે પૈસા ના લેવાય કેમ લે ખર્ચું દાદા નું સપનું આવ્યું દાદા ઉપર બીજા બીજા મને સપના આપ્યું બધા આટલો બધો લઈ જતા પરિવાર ના લેતો ના લેતો એટલે અમે તો જો એક દાડો એવા છે પૈસા આવ્યો અને આ દ્વારા બધા બસો વાળા કે સફળ છે જોજો ચાલે અત્યારે ગાડીઓ શું થાય છે જેટલા ટીકી જાય દંડ આવે એટલા બધા દોઢ ધમ દોઢ ધમ ચાલે અત્યારે કોઈ કોઈ પૈસા લેવા તે થોડો આપણે તો દોડની જરૂર ના પડે ને <laughs> આપણે સહેજે અડચણ નહીં પડી નહીં તો અને જરા અડચણ પોહો કર્યો પુષ્ટિ લેતા બેનો પુષ્ટિ મળે અને જમીનથી લેતા આત્માની પુષ્ટિ મળે તમારે ખપાટ કરવાનું લગ્ન પાણી બધા મળે ને અઢાર તેમાં તેમાં નાનો છોકરો ઘટતો નતો દોઢ વર્ષનો નતો ઘટતો હમીને શકતું પાછળનું ઘટતું નતું ધોરીએ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 બાકી ના હોય પુસ્તક ધરવાનું ના હોય મારા ઓલા હોય ફેરવાય ના હોય મારા ફેરવ્યો તો જાણી બીજી તો અહીં ઘણા ભણતો છે ભણતો હોય મારા ફેરવાય ભણી રહેલા મારા ફેરવાય જતું છે ભણતો હોય તો પુસ્તકો ભેગા કરે ભણી રહ્યા પુસ્તક પુસ્તક એક નાની પુસ્તક અને એ સાહેબ કહે છે કે માણસ તમારે એમની પાસે જે કઈ લેવું હોય છે એટલી તમન્ના વૈરાગ ઈચ્છા પ્રગટ જેટલી કરી એટલું જ લેશું નદી તો ભરપૂર વહેશે પણ તમે તેડે ઉભા ઉભા પાણી પાણી પાણી કરો છો તો તરસ ના ચીપે તો મહી ઉતરીને પીઓ તો ચીપે નદી તો બે કાંઠે જાય છે કોઈને કહેતી નથી તું ના પીશ એ જે દાડે ગોકુળમાં હતા જાતે જોયેલું હોય એટલે કઈ આ જેમ કેવી રીતે બન્યું છે જેમ છે તેમ કહેનાર તો કોઈ પૂરો હોય તો જોયેલું હોય તો આ રચના જેમ છે આ બધું આ જ્ઞાનમાં ઘણો આવે અનેક ના સંત તે સીધી માંડવી બતાવે તમને વડોદરા પણ શલેક વિવેકાનંદનો છે ને માત્ર રિલેટિવ અંગ્રેજીમાં તો બધા બહુ અમારે એનો દીવો કરવામાં વાર ના લાગે અને તે દીવો એમાં એવું બંધુની હોય તેમ નવાય વિગતદાર વિસ્તાર નહીં પાડે લાખની વિગત હોય એમ ના ચાલે જ્ઞાની હોય બધા ગુરુના ઉપરી કહેવાય એમને આ લોકો કેમ કલ્યાણ થાય એ પણ ખટપટ્યા એ ખટપટો કરે એટલો જ રાગ કોઈ આ લોકોનું કેમ કલ્યાણ થાય મારું થઈ ગયું કેમ થાય વિતરાગ આય મારો રહ્યો એ પણ લોકોના માટે લોકોના માટે કોઈ પણ રાગ કહેવાય એટલું રહ્યું છે પાસે એટલે ખટપટિયા વિતરાગ કહેવાય વિતરાગ કેવા પણ ખટપટ ખટપટ કરે આવજો આવજો તમે આમ કરીશું ચડે ને હા ના ચડ્યા નથી તમે તે શરીર જ માલિક નથી સાહેબ તો કહે છે કે પ્રભુ તાથી પ્રભુ તું પ્રભુતા વાળું ના હોય લઘુ આપની વાત નથી ના એમ નહીં તો અમે લઘુત્તમ કોઈ જીવ નાનો ના હોય હા મારાથી કોઈ બધા મોટા ના તે બધું ગુરુત્વ તો ગુરુત્વ અને હોય તો હું લઘુ માર મારવો હોય તો હું લઘુ લઘુ તમને માર ના આડે દારૂ ના આડે અને કજું અડે કજું નહીં આકાશ જેવું લઘુ તમે આકાશ પ્રમાણ જેવું આ છે ને એ હું નથી બોલતો આ રેકર્ડ બોલી નહીં બરોબર બોલી નહીં તમે એના શ્રોતા છો અને ક્યારે કહેવાય એમને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 કાંઈ છે એનું દુઃખ છે એટલે બસ એમાં અંતમાં જ આવી ગયું એટલે સાહેબ કે છે કે તારા કરતા તો પથરો હારો કે પૂજા છે તો ફૂલ અગરબત્તી ચડાય આ અનમોલ છે છતાંય તારું કહ્યું નથી તો એ કેમ એવું થયું પણ એ સાહેબ સમજાવે ને આવું આપણા કરતા પથરો કમ પૂજાય છોકરો તો પછી મહાત્મા કે આ લોકો જાગૃત છે કારણ કે કેટલાક જાનવરમાં સુધારી આવેલા છે લગભગ ઉપરથી આપણે તો ઘણા બધા લક્ષણ બધા દેખાય લક્ષણ શરીર દેખાય હા ડેવલપ ના એમને આ આખી રીતે અહીં મંદિરો નહીં હોય તો અમે પૂછવાનું જ નહીં દુકાન ઉપર તે ના આપીએ ભગવાન જેવી યાદ આપીએ મંદિર બધી માટે આ મંદિરોને જાગૃતિ નથી કશું ભાન જ નથી ભાઈ મનુષ્ય છે ભાન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 નાવા ગયો હતો ડબોળી ડબોળી દિવસ ગંગાજી ડબોળ હતી કરે સાયન્ટિફિક વસ્તુ ના થાય તો પાણી સાયન્ટિફિક પાણી છે કદી સાહેબ તો બધું પ્રેમ મની મન હતો મને એમ લાગે કે આ લોકો માં કેમ ઝઘડો દેતા હશે મારે આપણા એટલે ડગો લાગે કે ના લાગે તો ખ્યાલ એ કંઈ ખરાબ વસ્તુ છે પછી બહુ તપાસ કરી બધા શાસ્ત્રો જોડો કર્યા તો પ્રેમની વ્યાખ્યા પણ મળી નહીં પછી કબીર સાહેબ જોયું ત્યારે મને વ્યાખ્યા મળી એમાં લખ્યું છે કે ઘડી ચડે ઘડી ઉતરે એવો હપ્તો પ્રેમ ના હોય શું કે છે થાય છે હું સમજી કે બસ થયું તો પ્રેમ જ નહીં અગટ પ્રેમ હૃદય બધે પ્રેમ કહીએ તો તમે અમારી પાસે ચાલી વસ્તી આવ્યા કરો તો એનો એક પ્રકારનો પ્રેમ તમે જોઈ શકો એ પ્રેમ બદલેલો ના રાખી તમે ઊંધું થતું કરો એ તમે અમે જાણીએ તમારું તો ઉદાહરણ છે તમારે માલ જ એવો છે પણ અમે તેના તે અવરું કરો એનો મત નાખી દેતો પણ અવરાની નોંધ ના પડે નવરા કરી લો પડી જાય અને એવું કરો માટે મશીનરી ગોઠવી છે કારણ કે એનાથી અવળો સ્વભાવ આવવું બહુ મુશ્કેલ મોટી સાયકલ થયા એને હવે કામણી જ નથી ને ઘરમાં એને ગણી છું એટલે સહેજ સમાધિ આપની પાસેથી મળે પણ તો આશન મારી હજાર વર્ષ રહી પણ હું તો હું જ છું સાહેબ કે જે સહેજ સમાજ ભલી એ રસ્તો અમને બધાને મળે આજે ક્રિએટર છે લોકોની દ્રષ્ટિની દ્રષ્ટિ છે લોકોની લોક દ્રષ્ટિ છે એવું નથી પણ આપ જે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 કહ્યું આવે ને તો લોકો થકી જાય એવા પર આધાર મૂકે તો એટલે હરીને માટે પ્રેમને માટે એકાગ્રતા માટે સત્તા પર સ્થાપન નથી એ કલ્પિત નિર્વિકલ્પકમાં એવું નથી કલ્પિત એટલે જે કઈ વલ કોઈ વલ સિવાય જેને વ્યવસ્થિત કહેવા માંગે છે એમના માટે ખોટું નથી જેની કારણના ભોગવ છે એના માટે એ વસ્તુ સારી જે છોકરાઓને અહીં ના લવાય અને અહીં રમતો ના રહે આમાં જો મોડ તમને કહું આપણે હું જ જોઈતા હોય મહારાજે ગયા પડી ગયા બંધ કરતા ચાલુ બંધ કર્યા પછી પછી મેળ લેવાના આમ તો બંને સારું નહીં દાદા વીણવું નથી ને બંને નથી કરવું એને જેવું થતો સાયન્ટિસ્ટ ભણેલા ને જ્ઞાન બહુ સારું ભણેલા આપવા સિવાય છે વ્યવહાર અને વ્યવહાર પરાશે તમારા હાથમાં આપશે પરાશે માન્યું છે વેવાએ માન્યું તેને વિચાર વિચાર વિચાર થોડો રોગ કહેતો નીકળે કેવું એ રોગ સંસાર રોગ વધતો વધતો વધતો પછી ક્રોનિક થઈ ગયો ક્રોનિક નહોતો થતા સરળ રોગ હતો તો હજી ના નીકળ્યો તો ક્રોનિક થાય ત્યાં ત્યાં રોગ ક્રોનિક થઈ ગયો આ જ્ઞાન મળે Gracias. પણ દાદા અહીંયા છે ત્યાં સુધી રહેવાના જ ને વ્યવહાર છે જ્યાં સુધી આ ફાઇલ છે ત્યાં વ્યવહાર તો રહેવાના જ ને લઈ ગયા ભાઈ પહેલા પછી ધ્યાન રાખીને બરાબર આખું મારા પ્રશ્ન લીધેલી છે મહેનત નું કશું આપો લઈ બે વ્યવહાર અમે વ્યવહાર પૂરો કરી રહ્યા એટલે અમારી મુશ્કેલી કાંઈ નહીં પડી જતી અડચણ ના અમે કહીએ કે હવે કલાક સુધી આરામ કેવું આવે એમ કે આરામ નથી કરવો આમ તો કેમ આવે જે ભાવના થાય બધી આગળ પૂછે તો વિહારમાં ખરું છે મને નવો વિચાર બધા બેઠા હોય પાંચ ટકા નીકળ્યા હોય તો વિચારતા આ વિચારનું આડું આવું પરિણામ હોય આમ દ્વારા ત્યારે જાય તમારું બોલેલું નકામું જાય તમારું વર્તન બધું નકામું જાય અત્યારે બધું નકામું કેવું જાય ઉપર ચલો ના વાણીએ ઉપજ્યું વિચારે અને વર્તને કાંઈ વખત ટકા થાય છે પેલો મળે નહીં ના તો ઘોડી જેવા કહેવાય છે મળે પાછળ કરે અમારું કેવું ઘેર આપવા કેવું હા માથા જવના દિવાળી ખાધી પછી ના હાલે પછી તમે કહેતી કે અહીંયા પછી આવજો તમારા પરિણામ બદલાય નહીં તો ઘેર બધામાં આવે તમારા પરિણામ બદલી જાય પરિણામ બદલાયેલા હોય ફરી વાગ્ય જાઓ ચંદ્રભાવ તમારા પરિણામ બદલાય નહીં પરિણામ ના બદલાય એટલે પેલા ચાર ધક્કા ખાધા હોય ને દેખાયા કરતા હોય પેલા ચાર ધક્કા ખાધા હોય ને દેખાય છે એટલે લાગે ભાઈ આ નહીં જ આવે આપણે પરિણામ બદલી જાય બગડતા ના હોય આપણે જ બગાડીએ આપણે જ બગાડીએ બ્રાહ્મણ આપણે બધું આપણે જ બગાડી આપણને અડચણો આપણે બગાડેલું એનો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 के ऊपर का क्या देख सकते हैं <laughs> नहीं हाँ? तो हम आपको ऊपर ले जाएंगे और आप देखेंगे तीन बार बता सकते हैं हम आपको ले जाएगा आप समझ गया आपके ख्याल में हुई से क्रिएटर लगता है आपका ख्याल में कौन कौन उसका क्रिएटर है What do you believe that? Who is the creator of? Brahma. हैं? Brahma. उसका क्या बदलाव मिलता है इससे? What was he? That is what written in the books. That's all we know. ચોપડીઓમાં લખ્યું એટલું જ આપણે જાણવું છે. नहीं, पर उसका पदार्थ जानना चाहिए जो मजदूर है इसको બધા पदार्थ मिलना चाहिए